પાંચેન્દ્રિય હોય કે એકેન્દ્રિય હોય બધા જીવો આ મધ્ય લોકમાં છે અને એથી ઉપર દેવ લોકો છે અહીંથી અહીંથી ઉપરના ભાગમાં આ બધા દેવ ત્યાં જ્યોતિષ દેવ લોકો છે આ દેખાય છે સૂર્ય ચંદ્ર તારા એ બધા અજવાળા વાળા દેવ લોકો છે ખબર પડે ને જેનો જેનો દેહ પણ પ્રકાશિત છે અને પછી બીજા દેવ લોકો ખેત અહીં સુધી છે કેટલાક દેવો સ્ત્રી હાથે હોય છે કેટલાક દેવો સ્ત્રી એની પાસે દેવી જાય છે તો દેવીને દેવીને ખાલી હાથ જ અડાડવાનો અને દ્રષ્ટિએ દ્રષ્ટિ મિલે એટલું જ બીજું કોઈ કેટલાક દેવ લોકોને દેવી દેવી જ નથી હોતી બીજો પ્રશ્ન છે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે ત્યાં ભારતમાં તે સમયે વસ્ત્રદાન દ્રવ્યદાન સોનાનું દાન પિત્તળદાન અન્નદાન કેમ આપવામાં આવતું ગ્રહણ હોય ત્યાં સુધી કઈ પણ લોકો કેમ ખાતા નહીં હોય આ લોકો ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય છે તે ફોરીનમાં કોઈ દાન બાન આપતું નથી સમજ ને અને ફોરીનમાં છે તે ગ્રહણ હોય તો એ ખાય છે સમજ પડે ને તો એમને કશું એવું નુકસાન થતું અને ભારતના લોકો નુકસાન થાય છે એનું શું કારણ છે કારણ કે આ જ્યારે જે દેખાડ્યું છે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ વખતે તમે વસ્ત્રદાન આપો દ્રવ્યદાન આપો બધું દેખાડ્યું છે તે દ્વારા આપવાની તમને ટેવ પડે તમારે સારું કામ થાય એવા નિમિત્ત માટે તમને કરેલું છે ખબર પડે ને આવું થાય ત્યારે મનમાં એમ થાય કે આપણે દ્વાર નહીં આપીએ બંધાઈ જઈશું એટલે નિમિત્તે દ્વાર આપે અને પાછું તે વખતે ખાય પણ નહીં અને પાછું શું કે પહેલાં છતે ત્યાં તો જોયેલું નહીં પણ આ છત્રબેને મેં જોયેલું લોકો હલ્લી બહુ રસતા હતા તપેલીઓ હતી ને હલ્લીઓ હતી ત્યાં હલ્લી એટલે તું જાણો છું બધી શું જાણો માટલી અંદર કાળી માટલી હોય ને ત્યાં બી ભાત બરાબર ખીચડી બરાબર તો ને શાકે એમાં બનાવે કઢી એમાં બનાવી બધી માટલી આવડી આવડી હોય તેને બી બનાવે લોકો હવે તે બાર મહિના થાય ને તોય કાઢી ના નાખે આ લોકો ભાગે નહીં તો એટલે આ લોકોએ હિસાબ કરેલો કે આ લોકો કાયમ ગંધવાળો હંગરી રાખશે એટલે આવું કે નાખી દેવાનું કે છે સમજે ને એટલે આ ચોખવટ કરવા માટે સાયન્ટિફિક રીતે સમજાયેલું છે આ લોકોએ પછી ના સમજણ પડે તો ઉદય થઈ જાય સમજે ને કેટલાક લોકો આ બધું જે દેખાડ્યું છે ને સાયન્ટિફિક રીતે ખોટું સમજાવવા નથી ગયા સારું સમજા ગયા પણ એનો અર્થ ઉધો થઈ ગયો શું થયું તમે સમજ પડે છે ને કંચનભાઈ સમજણ પડ્યા વાત તને સમજણ પડ્યું પછી સીધો પ્રશ્ન હિમદર સ્વામી ના જીવન ચરિત્ર વિશે કહો જીવન સૈનદર સ્વામી કૃષ્ણ ભગવાન જ્ઞાન આપ્યું હતું ના કૃષ્ણ ભગવાન ને એમના કાકા ને દીકરા નેમિનાથ ભગવાન આપ્યું હતું જ્ઞાન એમના કાકા દીકરા અને મહાવીર ભગવાન ને આપોઆપ પ્રગટ થયેલું છે એમના પૂર્વ ભવ ગુરુ પાસે લીધેલું તે આ ભવ પ્રગટ થઈ ગયું સિમંદર સ્વામી આપ્યું નથી સિમંદર સ્વામી અત્યારે અહીંયા આગળથી હરિહંત કોઈ છે નહીં એટલે હરિહંત નું પદ આપણે એમની પાસે છે એટલે આપણે એમનું નામ દે દાદા ભગવાન થ્રુ એટલે નમસ્કાર પહોંચે તેનું ફળ તરત મળે અને અહીંથી જ્ઞાન લઈને ત્યાંથી પાંચમો આરો છે ચોથો આરો છે અહીંથી ત્યાં આગળ સ્વભાવ સારો થઈ જવાનો એટલે ત્યાં ખેંચી જવાના ત્યાં સિમંદર સાહેબ પાસે બેહી રહ્યો પછી એક અવતાર બે અવતાર મૂકી જવાનું એમની પાસે જ બેહી રહ્યો તેથી આ ડેરાસર ભરાઈએ છીએ ભલે અહીંથી સંકેત થયો નહીં તો આપણે તો અહીં ડેરાસરની જરૂર નહીં આમાં એના માટે આ બધું ભાઈ જગત નું દર્શન કરશે ને કૃષ્ણ ભગવાન દર્શન કરશે જોડે જોડે શ્રીમંત દર્શન કરશે જોડે મહાદેવજી ના દર્શન કરશે ગણપતિ ના દર્શન કરશે અંબાજી માતા ના દર્શન કરશે મહાદેવ આ બધા દર્શન કરશે લોકોનું કલ્યાણ થશે આપણા બધાનું તો કલ્યાણ થઈ ગયું પણ પાછળના લોકોને થવું જોઈએ એટલે આ લોકોના મતભેદ ઓછા થાય તેટલા માટે છે આ બધું તને સમજાવ્યું શ્રીમંદર સ્વામીની વાત એ હજુ દોઢ લાખ ની ઉંમરના થઈ ગયા છે હજુ કેટલા એક લાખ એક વાર જીવવાના હવે આપડા લોકો માન્યામાં આવે પછી એમનો આત્મા ક્યાં જશે પછી મોક્ષ માં જશે નિવારણ થાય એટલે મોક્ષ અત્યારે મોક્ષ જ હોય છે પ્રશ્ન શું પૂછવો એ જ પ્રશ્ન છે ઓહો એ જ એટલા માટે આપણે કોણ છે જાણવું નહીં પડે જાણવાની ઈચ્છા તો ઘણી છે ચર્ચા ઘણી કરી છે પણ એ જાણવા માટે ચર્ચા ઘણી કરી છે પણ એનું નિરાકરણ થયું એ જાણવા માટે ચર્ચા ઘણી કરી છે પણ એનું નિરાકરણ થયું નથી ચર્ચા બહુ કરી અનંત અવતાર થી આઠ કોલેજ પર જડ્યું નથી કાલે તમારે આવજો કાલે ટાઈમ હોય તો આવજો શું છે આગળ આપણે શું થશે એના માટે બધું એ કરવાનું છે એના માટે બધું આ ભાવમાં આ તો ભાવ તમે લઈને આવેલો સામાન બધું લઈને આવ્યા છો આ તમે કબેરા નથી તમે નિમિત્ત માત્ર છો શું એટલો બધો સામાન લઈને આવ્યો માટે આવતા બહુ જેને પહેલા પોતાના ગુરુ કર્યા હોય એ દાદા પાસે જ્ઞાન લઈ શકે અધર્મથી પર જવાનું ધર્મ અને અધર્મથી પર જવાનું એ જ્ઞાની પુરુષ ધર્મ ના હોય ગુરુઓ ધર્મ બતાડે અધર્મથી ધર્મ લાવે ગુરુ રહેવા દેવાના છે ગુરુદેવ પાસે સાઈડ ને ખાસ નહીં આપણને ગમ્યા હોય એમ શાંતિ થઈ હોય ના ગમતા સાઈડ કે દાદી દેશના કર્યા તો સ્વદેશી છે દેશના છે દેશના છે દેશના છે દેશના એ બધા આવે છે તે કે સવારે દેશમાં છે દેશમાં દેશમાં ના પણ દેશના પણ અહીંયા આવ્યા પછી કરેલા કે સ્વા કરેલા દેશમાં જ કરેલું બરોબર નાની ઉંમરમાં આપણે કંઠી બંધાવે છે પ્રણામી ધર્મ એ ધર્મ ના કહેવાય રૂટીન કંઠી બંધાવે મનમાં આશા કરે ઈશ્વર થયા કરે થઈ ગયું મારા ભ્રમ ના આ તો પ્રણામી ધર્મ છે પ્રણામી ધર્મ બધા ધર્મ ને દેખાડે બધા ધર્મો ધર્મ ને દેખાડે અધર્મ છોડાવડાવે અને ધર્મ પકડાવે એમ ગુરુ તો જોઈએ અધર્મ માંથી ધર્મ લાવનારા ગુરુ તો જોઈએ ને અને ધર્મ લાયા પછી ધર્મ ને અધર્મ દેવ છોડી દેવાનું તો આ ધર્મ નું ફળ પુણ્ય થાય અધર્મ નું ફળ પાપ થાય એ પુણ્ય પાપ ને જ્યાં આગળ કામના નથી એમ ગણવામાં આવે છે ત્યારે મુક્તિ થાય ચોપડા બંધ થઈ જાય <laughs> બૈરા ઉપર રાત ચલાવી છે આપે પૂછ્યું ને કશું ચલાવો છો તમે તો કે બૈરા ઉપર રાત ચલાવીએ છીએ બૈરા ઉપર રાત ચલાવે તે તો સારું છે ને એ તો જ્યાં સુધી જ્યાં સુધી આ ઉમર કાચી છે ને અને જ્યાં સુધી જવાની છે ત્યાં સુધી પછી ઘડી પણ આવશે તો બૈરા આપડી પર ચલાવશે એનો બદલો તો હોય ને રાજ ચલાવીએ નહીં તો એ આપડી પર ના ચલાવે તમે જો સમાધાન કરવાનું મારે તમારી પર રાત ચલાવવાનું તમે અમારી પર ચલાવશો નહીં આપણે બે જણ સંસાર જિંદગી કાઢો સારી રીતે અત્યારે ફોટો ચાલે વખતે પણ પછી એને તે ગઢપણ નો જવાબ આપશે ઘરમાં તો પ્રેમ જ રાખવો જોઈએ આવી ધન મદદ થઈ પાણી એ પાય બીજું કરે એડવાન્સ શક્તિ રાખવાય અરે એમનો આવે વાત આવું અગર એ મોદા પડે તો આપણે કરવું પડે સમજ ત્યાં આવું કેમ થાય કોઈને વડાઈ કરાય નહીં સ્ત્રીઓને અહીં અમેરિકા લોકો તો વળતા નથી અમેરિકામાં આવીને લડતા નથી ને અહીં આવીને બધું શિક્ષા છે લેડી હા બહેરા બધા અહીં આવીને બધું શિક્ષા છે પહેલા તો ત્યાં આગળ તો સવારમાં આપણે બહાર જઈએ બપોરે ઘરે આવીએ ત્યારે પણ મોડું જોવા ના મળે અને સાંજે આવીએ ત્યારે ફરી જોઈએ મોડું એમનું અહીંયા આગળ તો આખો દિવસ સામે ને સામે એટલે જીભ ચલાય ચલાય કરે છે જ્ઞાન લીધા પછી આવું કરશે તમે આવું કરીશું અલો અર્થ ફાયદો શું કરવાનો એમ કરીને સમજીને બધું કામ કાઢી લે તમારી સાથે જ્ઞાન લીધા પછી મારું આપણું ભાડું બંધ રાખીએ પછી મારું તો ચાલુ ચાલુ રહેશે કે તમારી પાસેથી જ્ઞાન લીધા પછી અમે અમારું મોડું બંધ રાખીએ છીએ પણ એ લોકો તો એનું ચાલુ જ રાખે છે તમારી અમારે કાની વાત નથી mostly seventy five percent people ની વાત છે બેનો એ છે રહેવું છે આવું એ ના હેરાન કરતા આપડે શા માટે હેરાન કરીએ હમ આવી હેરાન કરવાનું બંધ જ કરી દો એ વાત જ રહેવા દો તો એવું કઈ તમે આપો જડીબુટ્ટી કે શાંત થઈ જાય બહાર એકલા સુઈ ગયા હોય ને અને દાડે કઈક વાત સાંભળી હોય ભૂત નું પુસ્તક વાંચ્યું હોય ભૂત નું અને એકલા સુઈ ગયા હોય તો અંદર પ્યાલો ખખડે આવી ગયા છે <laughs> ઉંદડીએ બાલો ભગાવે ઉંદડી આમ પ્યાલો પાડી નાખે આવી કે છે ભૂત આખી રાત ફફડ ફફડ થાય આ ત્રીજા થી ઉંદરડા જ ભરકે અને વાઘ જેવો ધણી હોય ત્યારે નહીં ભડકતી એ જાય એવું તો બધું ભડકાવાનું ભડકાવાનું કાઢી નાખો અને એક એકના ઉપરી થવાનું બંધ રાખો ને આપણે આમ સમાધાન જિંદગી બહુ સારી રીતે ફ્રેન્ડશીપ રીતે કાઢવી એવું નક્કી કરે તો થઈ જાય બધી તો બાકી આપણે તો લોકો રૂપિયા રમાડે છે ને ત્યાંથી જ નક્કી કરે છે કે જે જીત કોણ જીતે છે રૂપિયા રમાડીને પણ સારી રૂપિયા રમાડે છે ને તો ત્યાંથી જીતવાના પ્રયત્ન થાય દાદા તમે મોટા ભાગે તો છૂટછાટ મૂકવાની અમને કહો છો ને વધારે પડતી કે